ભગવદ્ ગીતાનો ક્રમ આજે આગળ વધારીએ છીએ ગઈકાલના પ્રસંગથી ત્રીજા અધ્યાયના આરંભમાં બે શ્લોકથી અર્જુને ફરીથી વિનંતી કરી છે ભગવાનને પહેલા એ કહ્યું કે બીજા અધ્યાયમાં ભગવાને કર્મયોગના ની તુલનામાં બુદ્ધિયોગને વધારે મહત્તા આપી અને જો કર્મના કરતા બુદ્ધિ વધારે જાયસી છે એટલે શ્રેષ્ઠ છે તો પછી આ ઘોર કર્મમાં એટલે યુદ્ધરૂપ કર્મની અંદર આપ મને શા માટે જોડી રહ્યા છો આવું પૂછવાનું કારણ એ હતું કે દ્વિતીયાધ્યાયની અંદર ભગવાને અર્જુનને જે જે રીતે પણ યુદ્ધ લડવા માટે પ્રેરિત કર્યા અને એમાં જે જે પણ ઉપાયો બતાવ્યા એ ઉપાયોથી અર્જુન છે એ એક જાતના મોહમાં આવી પડ્યા એટલે એ મોહ જેવી અવસ્થા અર્જુનની થઈ છે એ ભગવાનને એમ કહી રહ્યા છે કે આપના જે નિરૂપણ છે કે આપની જે સમજાવટ છે એના વાક્યો મિશ્રિત પ્રકારના છે વ્યામિશ્ર વાળા છે અને એ કારણે હું આપની વાતને સ્પષ્ટ રૂપથી નથી સમજી શકી રહ્યો તો બુદ્ધિયોગ શ્રેષ્ઠ છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે એમાંથી જે કંઈ પણ હોય તે કોઈ એક વાત નક્કી કરી અને મને આપ જણાવો તો હવે એવમ અર્જુનસ્ય મોહાપગમાર્થમ પ્રશ્નોત્તરમ આહ કૃષ્ણ હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મોહને દૂર કરવા માટે એમના પ્રશ્નોના ઉત્તર કહી રહ્યા છે लोकेश में नहीं हवे थी भगवान वचनों से लोकेशमिन द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञान योगेन सांख्या नाम कर्म योगेन योगिना पुरा बहु पहला क्या रहे अस्मिन् लोके माया विविधा निष्ठा प्रोक्ता हे अनक अर्जुन ने संबोधित करे छे अनक એટલે નિષ્પાપ અવ એટલે પાપ અનવ એટલે પાપ રહિત કે હે નિષ્પાપ अर्जुन आलोक માં બે પ્રકારની નિષ્ઠા મેં પેલે કહી છે પહેલે ક્યારે કહી છે કોને કહી છે એ બધા વિષયો પછી આગળ ચોથા અધ્યાયમાં પણ આવશે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીના એટલે સાંખ્ય માર્ગીઓની જ્ઞાન યોગ દ્વારા અને જે યોગીઓ છે એમની કર્મયોગ દ્વારા બે પ્રકારની નિષ્ઠા બતાવી છે અર્થાત અધિકાર ભેદથી મેં આ બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કર્યો છે જેનો જેવી જાતની અનુસરણ કરવાની પાત્રતા હોય જે જાતની અભિલાષા હોય જે જાતની સમજ હોય તે પ્રમાણે માણસ આ બેમાંથી કોઈ પણ એક નિષ્ઠાનું અનુસરણ કરી શકે વ્યાખ્યા હે અનઘ એટલે નિષ્પાપ મદવાક્ય શ્રવણ યોગ્ય નિષ્પાપતા જે છે એ અર્જુનની શ્રવણ યોગ્યતા બતાવનારી છે એટલે અનઘ એ સંબોધનથી ભગવાન અર્જુનને એ કહી રહ્યા છે કે હું તને જે કહેવા જઈ રહ્યો છું અને જે અત્યાર સુધી મેં કહ્યું છે અત્યારે જે હું કહી રહ્યો છું એને તું સાંભળવા યોગ્ય છું मया अस्मिन लोके हे अर्जुन મેં આ લોકમાં પ્રવૃત્તિ નિષ્ઠે દ્વિવિધા નિષ્ઠા પૂરા પ્રોક્તા એટલે જે લોકો પ્રવૃત્તિમાં નિષ્ઠાવાળા છે એમને બે પ્રકારથી નિષ્ઠા પૂરા એટલે પૂર્વમ પહેલા ક્યારેક તવ અગ્રે ભક્તિ અધિકાર સિદ્ધ્યર્થમ પ્રોક્તા અહીંયા પૂર્વનો મતલબ ભગવાન વ્યાખ્યાકાર એમ પણ કહી રહ્યા છે કે આ અધ્યાયથી પૂર્વ જે અધ્યાયમાં સંવાદ થયો દ્વિતીય અધ્યાયમાં એમાં પણ મેં એ વાતને કહી છે આગળ જઈને આજ અધ્યાયમાં ભગવાન એ તરફ પણ સંકોચ સંકેત કરશે કે અન્ય સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીને કંઈક મેં ઉપદેશ આપ્યો છે તો ત્યાં પણ આ નિષ્ઠાનો સંકેત ભગવાન કરે છે એટલે પુરા શબ્દથી આગળના અધ્યાયમાં અર્જુનને સંબોધિત કરીને આ નિષ્ઠા કહી છે એમ પણ એનો અર્થ છે અને કોઈ અન્ય અધિકારીને પણ ભગવાને અન્ય યુગમાં કે સૃષ્ટિના આરંભમાં આ વાત કહી છે એવું પણ એનો અર્થ પણ અહીંયા અમૃતરંગીણીકાર જે વ્યાખ્યાકાર છે એ પોતે પૂર્વમનો મતલબ પૂર્વ અધ્યાયમાં એમ અર્થ કરી રહ્યા છે અને ભક્ત્યધિકાર સિદ્ધાર્થમ પ્રોક્તા વ્યાખ્યાકાર એમ કહી રહ્યા છે કે ભગવાને અર્જુનનો તો અંગીકાર કેમ કે ભક્તિ માર્ગમાં કરેલો છે તો વસ્તુતઃ અર્જુનને તો ભક્તિનો જ ઉપદેશ થવો જોઈતો હતો એના જગ્યાએ આ કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા શા માટે કહી દીધી હશે તો એવું કહેવા પાછળનો પણ હેતુ ભગવાનનો ભક્તિમાં અધિકાર અર્જુનનો સિદ્ધ થાય એમાં એ અધિકાર સિદ્ધનો મતલબ પ્રાપ્ત થાય એ પ્રયોજનથી ભગવાને અર્જુનને કહ્યું છે નતુ ત્વદર્થમ ઇતિ ભાવ એટલે આ જે જ્ઞાનયોગ અને કર્મયોગ છે એનું અનુસરણ અર્જુનને કરવું છે કે કરાવવું છે એવા પ્રયોજનથી ભગવાને એમને એ ઉપદેશ નથી કર્યો ભગવાનનો ઉદ્દેશ તો એ છે કે અર્જુનને ભક્તિ સિદ્ધ થાય પરંતુ ભક્તિ સિદ્ધ થાય તે માટે પણ ભક્તિથી ઇતર જે યોગ છે કે નિષ્ઠા છે એનો પરિચય તો થવો જોઈએ જેથી ભક્તિ માર્ગનું શુદ્ધ શુદ્ધ રૂપથી અનુસરણ થઈ શકે તો એના કેવલ પરિચય માટે ભગવાને અર્જુનને આ વાત કહી છે હવે બે નિષ્ઠા શું છે એ દ્વિવિધત્વમેવ સ્પષ્ટ હતી એ દ્વિવિધત્વ એટલે આ બે પ્રકારની જે નિષ્ઠા છે એને આગળ સ્પષ્ટ કરી રહ્યા છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ સાંખ્યાનામ જ્ઞાન યોગેન સાંખ્યનો મતલબ એ છે કે જે તત્વનું જ્ઞાન જેને છે તેવા સાંખ્યાનામ સર્વત્ર ભગવદાત્મ જ્ઞાનવતામ એટલે જેને સર્વત્ર ભગવદ ભગવદરૂપતાનું જ્ઞાન છે એ સાંખ્યવાળા છે એમને જ્ઞાન યોગે ને બ્રહ્મનિષ્ઠા ઉગતા એમને જ્ઞાન યોગ સમજાવ્યું છે અને એના દ્વારા બ્રહ્મમાં નિષ્ઠા કહેવામાં આવી છે એટલે એમને એ જ્ઞાન સાધના દ્વારા બ્રહ્મ સાક્ષાત્કાર અને બ્રહ્મમાં વિલય કે સાયુજ્ય રૂપ એમને અંતિમ ફલ પ્રાપ્ત થાય તે પ્રકારની જ્ઞાન નિષ્ઠા કહી છે અને યોગી નામ યોગેન ભગવદ ઉપાસકા નામ યોગી નામ એટલે જે યોગ દ્વારા ભગવાનની ઉપાસના જે કરી રહ્યા છે તેવાને કર્મયોગેને બ્રહ્મનિષ્ઠા ઉગતા એમને એ જ બ્રહ્મનિષ્ઠા એટલે ભગવત નિષ્ઠા કર્મયોગ દ્વારા કહી છે તયો સ્વરૂપ જ્ઞાનાર્થમ નિષ્ઠાદ્વયમ ઉક્તમ ન તો સ્વદર્થમ આ કહ્યું છે એ કેવલ સ્વરૂપના જ્ઞાન માટે કહેલું છે આ બે નિષ્ઠા અર્જુનને જે સંબોધીને કહી છે તે જેથી જ્ઞાન નિષ્ઠા શું છે કર્મ નિષ્ઠા શું છે એનો પરિચય પ્રાપ્ત થઈ જાય નતું તદર્થમ એ નિષ્ઠા તને પ્રાપ્ત કરવાની છે એ હેતુથી તને આ કહેવામાં નથી આવ્યું જરૂર ઠીક વાત છે મારે કરવા ધરવાનું નથી ખાલી પરિચય પ્રાપ્ત કરવાનો છે એટલા માટે તો અર્જુન પૂછી રહ્યા છે કે નનુ એવમ ચેત તદા મામ પ્રતિ કર્મકરણમ કિમાશયને આજ્ઞપ્તમ તો પછી આપે મને આ કર્મ કરવા માટેનું કયું આજ્ઞા આપી એ શા માટે પરિચય પૂરતી જ વાત હતી તો પરિચય આપી અને વાત પૂરી થઈ જતી મને કરવા માટેનું અહીંયા શા માટે કહેવામાં આવ્યું છે તો એનું સમાધાન કહી રહ્યા છે ન કર્મણામ અનારંભાત नैष्कर्म्यम पुरुषोष्णुते न संसनादेव सिद्धि समिगछति कर्मनिष्ठा के ज्ञान निष्ठा आप बनने नो कोई स्तरे जाइने त्याग करवा કોઈ વ્યક્તિ સ્કૂલમાં જતો હોય ભણવા માટે તો એ ભણવા માટે એટલા માટે નથી જતો કે જીવનભર એને ભણતા રહેવાનું છે ક્યારે ને ક્યારે તો એને છોડવાનું છે પણ છોડવાનું કોઈક અવસર ઉપર છે હવે કોઈ વ્યક્તિ એમ વિચારે કે જ્યારે છોડવાનું છે તો પછી જવું જ શું કામ તો એનો તર્ક તો બરોબર છે પરંતુ દસ પંદર વર્ષ સ્કૂલ કોલેજના ધક્કા ખાધા પછી એને છોડવું એનાથી જે એના ત્યાગની સિદ્ધિ છે એ પ્રાપ્ત થાય છે એ સિદ્ધિ જવાનો જ બંધ કરી દે શરૂ જ ન કરે તદરૂપ જે ત્યાગ છે એનાથી એ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી હોતી જેમ એક ને એક દિવસ તો આપણને મળવું જ છે તો ભાઈ શા માટે દવા લેવી શા માટે ખાવું શા માટે શ્વાસ લેવો એવા પ્રયત્ન શા માટે કરવા કે જેનાથી આપણને આપણું જીવન લંબાતું રહે તો ભાઈ નાક બંધ કરીને બેસી જાય ખાવા પીવાનું બંધ કરીને બેસી જાય તો આ એક જાતનો અનારંભ છે એ અનારંભ જે છે એ કોઈ ઉત્તમ વસ્તુ નથી નૈષ્કર્મ્ય એટલે કર્મરહિત સ્થિતિ એક કોઈક અવસ્થા ઉપર પહોંચી ગયા પછી તો એ ભૂષણરૂપ ગણાય શોભારૂપ ગણાય પણ અકર્મઠતા છે ક્યારેક ને ક્યારેક તો આપણે રિટાયર્ડ થવું જ છે તો નોકરી કરવી જ શું કામ એવો જે વિચાર છે અકર્મઠતાનો એ તો ઉચિત નથી એ વાતને હવે કહી રહ્યા છે ભગવાન કે મેં તને જે કરવાનું કહ્યું છે એને વળગી નથી રહેવાનું હંમેશ માટે કે જાણે આ જિંદગીભર આ જ કરવાનું છે બીજું કંઈ છે જ નહીં આનાથી શ્રેષ્ઠ કોઈ સાધન છે કોઈ પ્રવૃત્તિ એ એમ સમજી અને આને વળગી નથી રહેવાનું ક્યારેક ને ક્યારેક તો છોડવાનું છે અને એટલા માટે જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી એના સ્વરૂપનો પણ બોધ હોવો જરૂરી છે અને સાથે સાથે એનું અનુષ્ઠાન પણ જરૂરી છે જેમ પાંડવો છે એ ભગવાનની વિભૂતિ હતા અને ભૂભાર હરણ ધર્મનું સ્થાપન વગેરે જે કરવાનો ભગવાનના અવતાર પાછળનું પ્રયોજન છે એ પ્રયોજનની પૂર્તિ માટે પ્રભુના લીલા પરિકરના રૂપમાં એમનું અવતરણ થયું તો એ કાર્યને સંપન્ન કરવા માટે કર્યા પછી એમને ફરી ભગવત લોકની અંદર જવાનું છે એ વાત નિશ્ચિત છે પણ એ જો કાર્ય જેના માટે અવતરણ થયું છે એ કાર્યને કર્યા વિના જ જો એ ભગવત લોકની અંદર આખરે તો જવું જ છે અને સીધો શોર્ટકટ પકડીને ચાલી જાય તો એ દૃષ્ટિકોણ એમના માટે ઉચિત નથી એટલે ભગવાન કહી રહ્યા છે કે કર્મણામ અનારંભાત અકરણાત એટલે કર્મનો આરંભ જ ન કરવામાં આવે એનાથી નૈષ્કર્મ્ય એટલે કર્માદિ રહિત ભાવમ ભક્તિ રૂપમ નૈષ્કર્મીનો મતલબ અહીંયા ભક્તિ એની ભક્તિ બતાવી છે એનાથી ભક્તિની પ્રાપ્તિ થવી શક્ય નથી આજે ભક્તિરૂપ નૈષ્કર્મ્ય છે એની સિદ્ધિના માટે પણ કર્મ તો આવશ્યક છે એટલા માટે તને કર્મ કરવાનું કહ્યું છે આના પાછળનો જે આપણો પ્રભુનો આશય છે અભિપ્રાય છે જણાવી રહ્યા છે અત્રાયમ ભાવ કર્મ સ્વરૂપ ભાવે ત્યાગે નકો પુરુષાર્થ સિદ્ધે જેનો ત્યાગ કરવાનો છે એવા કર્મના સ્વરૂપનું જ્ઞાન વિના અગર કોઈ વ્યક્તિ એ કર્મ વગેરેને છોડી બેસે તો એનાથી કંઈ પુરુષાર્થ સિદ્ધ નહીં થાય એટલે જે પ્રયોજન છે ભગવત ભક્તિની પ્રાપ્તિનું એ સિદ્ધ નહીં થાય તસ્માદ હેયત્વ જ્ઞાનાર્થમ તત્કર્ણમ જેને છોડવાનું છે એના અંદરના અંદર રહેલા જે દોષો છે હેયતા એટલે ત્યાજ્યતા એને સમજવા માટે એને છોડવાનું અહીંયા કહેવામાં આવી રહ્યું છે જેમાં આપણને કોઈ વસ્તુ પસંદ કરવી હોય એના ઘણા બધા વિકલ્પો આપણી સામે મૂકવામાં આવે એમાં કોઈ એક વિકલ્પને આપણે એનો સ્વાદ ચાખ્યો અને માની લો કે ગમી ગયું આપણને બીજા બધાનો ત્યાગ કરી દઈએ આપણે અને વગર ચાખે તો એવું બની શકે કે જે ઓર વધારે સ્વાદિષ્ટ પદાર્થ છે એનાથી આપણે વંચિત રહી જઈએ ગ્રાહ્ય અને ત્યાજ્યનો વિવેક કરવા માટે ઉપલબ્ધ જેટલા પણ વિકલ્પો છે એ વિકલ્પને આપણે એક વખત ચાખી લેવા જોઈએ તે પછી નિર્ણય કરવો જોઈએ ઘણી વખતે ઉત્સાહમાં આવી જઈને કે કોઈ વખતે સમયની ખેંચતાણ હોય એવા કારણે ત્વરા હોય એમાં આવી જાતની ભૂલો આપણે કરી બેસતા હોઈએ છીએ અમે જયપુરમાં ગયા નાહરગઢમાં કે જયગઢમાં ત્યાં અમને એમ કહેવામાં આવ્યું કે આ જે સાડી છે એ મુલતાની માટીથી બને છે હવે આ તો કોઈ આપણા કરમ ફૂટ્યા હોય તો જ આ વાત આપણને માન્ય લાગે કે માટીનો માટીથી પણ કોઈ કોટનના ઉપર કલર ચડાવી શકાય અને એ પણ મુલતાની માટી અને એમણે બધી એની લાંબી ચોડી પ્રોસેસ બધી બતાવી દીધી કે આવી આવી રીતે આ થાય છે સાંભળ્યા પછી આપણને પણ એમ થાય કે ભાઈ આ તો આવી દુર્લભ વસ્તુ છે એટલે યાદગીરીના રૂપમાં પણ લેવામાં કંઈ ખોટું નથી એટલે બહુ મોંઘા ભાવમાં ત્યાંથી ખરીદી લીધી પછી પહાડથી નીચે ઉતરાતાની સાથે જ એનો દસમા ભાગનો ભાવ થઈ ગયો માર્કેટમાં જઈને પૂછ્યું ત્યારે એ જ વસ્તુ પાંચસો છસો રૂપિયામાં ઉપલબ્ધ હતી તો ત્યાજ્ય શું છે અને ગ્રાહ્ય શું છે એનો વિવેક પણ આવી જાતના એક બે વખત આપણે રોંગ નંબર લાગે નહીં ત્યાં સુધી આપણને સમજ નથી આવતો તો એટલા માટે એનો સ્વાદ ચખાડવા માટે તને આ મેં કહ્યું છે તસ્માદ હેયત્વ જ્ઞાનાર્થમ તત્કર્ણમ જે હેય છે ત્યાજ્ય છે એનો સાચી રીતે બોધ થઈ જાય એટલા માટે આ કહેવામાં આવ્યું છે નહીં તો એવું થાય કે આગળ આપણે નીકળી જઈએ અને પછી કોઈ આપણને કેમ કરે તમે આ ન જોયું તો આપણા મનમાં અફસોસ રહી જાય એના કરતાં પહેલેથી જ આપણે જોઈને આવ્યા હોઈએ કે ભાઈ આ તો અતિ તુચ્છ વસ્તુ છે આમાં સમય બગાડવા જેવું નથી તો આપણી યાત્રા છે આવી કોઈ કુંઠા રહિત થાય અત એવ આરંભે એવ ઉક્ત એટલે અહીંયા કેવલ આરંભ જ કયો છે અર્જુનને આના પહેલા જે ઉપદેશ આપ્યો છે એમાં કેવલ આરંભ કરવાનું કહ્યું છે એમાં રચી પછી જવાનું નથી કહ્યું નતુ આદ્યમ તત્કર્ણમ ઉત્તમ એટલે આરંભ માત્ર જ કયો છે ત્યાં ગળાડૂબ થઈ જવાનો એવો આશય નથી स्वरूपाज्ञाने केवलं त्यागादेव फलं न भवति त्याह ન ચ સંન્યસનાદેવ હવે કોઈને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું અને એનું અનુષ્ઠાન કર્યા વિના આરંભ કર્યા વિના એ છોડી દે એટલે એનો સંન્યાસ લઈ લે ત્યાગ કરી દે તો એવા કેવલ ત્યાગથી પણ એ ત્યાગનું ફલ પ્રાપ્ત થતું નથી જેમ આપણે ત્યાં આશ્રમ વ્યવસ્થાની અંદર એ વાત બતાવવામાં આવી છે કે આશ્રમાદ આશ્રમમ ગચ્છે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં બીજામાંથી ત્રીજા ત્રીજામાંથી ચોથામાં એમ આશ્રમ ક્રમપક્ષ છે અને એ ક્રમપક્ષ ને ઉત્તમ માન્યો છે કે બ્રહ્મચર્ય આશ્રમ એમાં વેદશાસ્ત્ર આદિનું સંનિષ્ઠ અધ્યયન કરીને એના અર્થ તાત્પર્યનું પણ સારી રીતે જ્ઞાન મેળવી લેવું તે પછી આગળ જે આવશે દેવાન ભાવયતાની નથી દેવા ભાવયંતુ વગેરે તે અનુસાર જે કહેવામાં આવ્યું છે તે બ્રહ્મચર્ય આશ્રમમાં જેનું અધ્યયન કર્યું છે એને જીવનમાં ઉતારી દેવું અને સમાજના જે જે વર્ગની સાથે આપણી જવાબદારી છે એ બધી જવાબદારીને ગ્રહસ્થ આશ્રમમાં ચૂકતે કરી દેવી દેવતા ઋષિ પિત્રો વગેરે બધા પછી ગ્રહસ્થ આશ્રમમાં જે વિષયાશક્તિને પણ ભોગવી છે એનો વિષયાસક્તતા પણ એમાં રહેલી છે એને કારણે શરીર ઉગ્ર સાધના માટે તૈયાર ન થાય એટલે ઉગ્ર સાધનાની તૈયારી કરવા માટે મધ્યમાં એક બફર સ્ટેજ તરીકે વાન વાનપ્રસ્થ આશ્રમ કહેવામાં આવ્યો છે એ ગ્રહસ્થના જ ધર્મો પણ ઘરમાં ન રહીને પણ વનમાં રહીને કરવું અને ત્યાં સીઝન્ડ થઈ જાય માણસ તે પછી સંન્યાસની સાધના આગળ જઈને બ્રાહ્મણ કરી શકે ત્યાં જો સીધો જમ્પ લગાવે તો કદાચ એ સાધના એનાથી યોગ્ય રીતે ન થઈ શકે તો એ જે આશ્રમનો ક્રમિક પક્ષ છે એને શ્રેષ્ઠ માન્યો છે પણ કેટલાક એવા પણ આપવાદિક રૂપથી ઉગ્ર સાધના કરી શકે એવી જાતની સામર્થ્યવાળા લોકો પણ હોય છે કે જે લોકો બ્રહ્મચર્ય આશ્રમ સીધા વાન સંન્યાસ ઉપર છલાંગ લગાવી શકે તો એમની સામર્થ્યનો તિરસ્કાર ન થાય અને અનનેસેસરી એમને પચાસેક વર્ષ વચ્ચે આ ગ્રસ્થમાં અને વાનપ્રસ્થમાં ન વિતાવવા પડે એટલા માટે શાસ્ત્રમાં એ વ્યવસ્થા પણ છે કે ભાઈ યદહરેવ વિરજે સદહરેવ પ્રવૃજે જ્યારે એવો તીવ્ર વૈરાગ્ય આવી જાય તે જ વખતે પ્રવૃત્તિયા લઈ રહે એટલે સંન્યાસ લઈ રહે તો એ પણ એક બીજો કલ્પ શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે પણ એ કલ્પની પ્રશંસા એટલા માટે નથી કરવામાં આવી કે અગર એ કલ્પને વધારે પ્રમોટ કરવામાં આવે તો ગ્રહસ્થાશ્રમનો લોપ થાય ગ્રહસ્થાશ્રમનો લોપ થાય એટલે પિતૃઓની અસદગતિ થાય સમાજની અંદર જે સામાજિક આખું ઢાંચો છે સ્ટ્રક્ચર છે એ ડિસ્ટર્બ થઈ જાય તે પછી બ્રહ્મચર્ય અને વાનપ સંન્યાસ આશ્રમ નો જે મોટો નિભાવ નિભાવ છે એ આખો ગ્રહસ્થ આશ્રમ ઉપર છે તો ગ્રહસ્થ આશ્રમ ન રહી જાય તો સંન્યાસીઓને બ્રહ્મચારીઓ પણ ભૂખ્યા મરે તદુપરાંત દેવતાઓને જે શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થાય છે એ યજ્ઞાદિ કર્મો દ્વારા પ્રાપ્ત થાય છે એમને જે હવી પ્રાપ્ત થાય છે એનાથી તો ગ્રહસ્થાશ્રમમાં એ કર્મો બધા બંધ થઈ જાય તો એનાથી પણ દેવતાઓ કમજોર બને એટલે નિરાશ થાય એમ અપ્રસન્ન થાય તો આ બધા કારણોથી સીધી સંન્યાસ આશ્રમમાં છલાંગ લગાવવાનો જે પક્ષ છે બહુ વધારે પ્રશંસનીય નથી ગણાયો એટલે મહાપ્રભુજીના પણ જીવન ચરિત્રમાં જોઈએ છીએ કે પહેલે બ્રહ્મચર્ય આશ્રમ પછી ગ્રહસ્થ અને પછી સંન્યાસ આપે ગ્રહણ કરે વાનપ્રસ્થ હતો નિષિદ્ધ હતો એટલે એનું પ્રશ્ન હતો વન જ ન હોય તો વાનપ્રસ્થ થાય કે એટલે બ્રહ્મચર્ય આશ્રમની અંદર સંન્યાસ આશ્રમ પર્યંત આગળ સુધીનું જે પણ જીવન છે એનો સારી રીતે અભ્યાસ કરી લીધા પછી કોઈ વ્યક્તિ સીધો જ સંન્યાસી થવા માટે પ્રવૃત્ત થાય અને એને પોતે નૈષ્કર્મ્ય માની લે તો એ નૈષ્કર્મ્ય પણ બહુ પ્રશસ્ત નથી કેમ કે વેદ આપણને એમ કહે છે કે જાયમાનો હોય બ્રાહ્મણ ત્રિભિર ઋણવા જાય છે જે પણ પેદા થનારો વ્યક્તિ છે એ ત્રણ ઋણ લઈને પેદા થાય છે દેવ ઋષિ અને પિતૃનું અને એ ઋણ જ્યાં સુધી ચૂકતે ન કરી દે ત્યાં સુધી મોક્ષના દરવાજા એના માટે બંધ રહે છે એટલે પોતાની ઋષિ પરંપરાને લઈને પોતાની વેદ શાખાનું ગુરુમુખથી અધ્યયન ન કરી લે અને એનું અધ્યાપન બીજા શિષ્યને ન કરાવી લે તો એ ઋષિનું ઋણ એના માથે રહે છે પિતરોનું ઋણ છે એ પોતાના માથે આવેલી જવાબદારીના રૂપમાં જે શ્રાદ્ધ તર્પણ કર્મ છે ત્રિપુરુષોનું એ પોતે કરે અને સાથે સાથે પોતાની પ્રજા જે છે સંતાન પેદા કરી અને એ પોતાના પણ શ્રાદ્ધાદિ કર્મનો લોપ ન થાય એની વ્યવસ્થા પણ જાતે કરતું જાય અને તે જ રીતે યજ્ઞાદિ કર્મો દ્વારા દેવતાઓને હવે પ્રદાન કરી અને દેવતાઓની પણ પ્રસન્નતાને પ્રાપ્ત કરે આટલું કર્યા પછી એને મોક્ષના ઉપાય માટે કે સાધના માટેની પરમિશન મળે છે એના વગર એ દીક્ષા જ એને પ્રાપ્ત નથી થઈ શકતી હવે હજી તો બ્રહ્મચર્ય આશ્રમમાં આ બધું જાણ્યું નથી અને સંન્યાસના ખ્વાબ કોઈ વ્યક્તિ જોતો હોય અને કર્મ કર્યા વગર નૈષ્કર્મીને સ્ટેજ ઉપર કોઈ કૂદકો મારે તો એ તો ત્યાગનું ફલે પ્રાપ્ત કરી નથી શકતો એટલે જેનો ત્યાગ કરવાનો છે એનું પહેલાં ગ્રહણ કરે પછી એનો ત્યાગ કરે એ વધારે પ્રશસ્ત છે એટલે કહ્યું કે દેવ સિદ્ધિમ નચ ચ સમધિ સ્વરૂપ જાણીને અને કેવલ ત્યાગ કરી બેસે તો એનાથી એ ત્યાગ ફલરૂપ એ સિદ્ધિને સારી રીતે પ્રાપ્ત કરતો નથી કેટલા વાગે કરી લઈએ આપણે તે પછી એટલે આજે ભગવાને અર્જુનના એ પ્રશ્નોના સમાધાનમાં કહ્યું હતું કે સૌથી પહેલાં તો ભગવાને શા માટે એમને કર્મમાં પ્રવૃત્ત થવાનું કહ્યું જો પહેલાં કેવલ સ્વરૂપ જ્ઞાનની જ વાત હતી તો સ્વરૂપ સમજી ગયા કરવા માટે શા માટે ઉત્સાહિત કરી રહ્યા છે તો એનું સમાધાન આપ્યું એટલા માટે કે આગળ જઈને હજી આ વસ્તુ છોડવાની છે પણ છોડતા પહેલાં એને પકડવું પડશે એટલા માટે અને એના સ્વરૂપને સમજવું પણ પડશે એટલે ન તો અનારંભ છે એ બુદ્ધિમત્તા છે અને ન જાણી જાણવા માત્રથી જ કોઈ વસ્તુનો ત્યાગ કરી દેવો એમાં બુદ્ધિમત્તા છે એ વાત ભગવાને અહીંયા સમજાવી હવે આગળ કહી રહ્યા છે કે કદાચ કોઈ વ્યક્તિ એમ માને કે ઠીક છે ન જાણ્યું તો શું કરી લીધું તો શું ન છોડ્યું તો શું અજ્ઞાત્વા કર્મ કરણે તો ત્યાગોપી ન ભવતી જ્ઞાત્વા અજ્ઞાત્વા વા કર્મ તું કરોત્યવ કોઈ વ્યક્તિ કર્મ સ્વરૂપનો ને જાણ્યા વિના એ કોઈ કર્મ કરતો રહે તો એનો ત્યાગ પણ નહીં કરી શકે કેમ કે ત્યાજ્યા ત્યાજીનો વિવેક તો એના સ્વરૂપના બોધથી જ થશે જેમાં આપણે અમારા એક પરિચયમાં પરિવારમાં છે એમણે એક વખત બ્લડ પ્રેશરની શિકાયત હતી અચાનક ડિટેક્ટ થયું એમણે પ્રેશરની ગોળી ખાવાનું ચાલુ કર્યું અમુક વર્ષ સુધી ખાતા રહ્યા પછી કોઈક પરિવારમાં એવી પરિસ્થિતિ આવી કે એ ગોળી જે લઈને ને આવતા એ બધી વ્યવસ્થા કરતા એ ઉપલબ્ધ ન હતા એટલે અમુક દિવસો વગર ગોળી ખાય વીતી ગયા અને પછી એ પણ ભૂલી ગયા કે આપણને આ ગોળી પહેલા ખાતા હતા અને આપણને ખાવાનું ડોક્ટરે કહ્યું હતું પછી અમુક મહિના કે વર્ષ પછી કોઈકને યાદ આવ્યું કે ભાઈ ઓલી ગોળી રોજ આપ લેતા હતા એ ગોળી કેમ હવે નથી લેતા ત્યારે એમને યાદ તો આવ્યું પણ એ ગોળી બંધ કરી દેવાને કારણે એમના શરીર ઉપર કોઈ એનો દુષ્પ્રભાવ ખબર ન પડી તો એમણે કહ્યું કે જ્યારે કોઈ તકલીફ જણાતી નથી તો પછી હવે તમે મને યાદ તો અપાવ્યું પણ લેવાની જરૂર નથી જણાતી પરિવારજનો કહ્યું કે ભલે લો ન લો પછીની વાત છે પણ એક વખત નિદાન કરાવી લેવું જોઈએ બ્લડ પ્રેશર મપાવીને એમણે મપાવ્યું તો બહુ નોર્મલ આવ્યું કોઈ આકસ્મિક કારણોથી એવું બન્યું હોય એવું પણ બની શકે અથવા શરીરમાં એવા કોઈ તાત્કાલિક પરિવર્તનો થતા હોય એને કારણે પણ આવું બની જતું હોય હવે ગ્રાહ્ય છે કે ત્યાં જ્યાં તો એમણે છોડી દીધું ભૂલાઈ ગયું ને આવું થયું એના કારણે પણ માની લો કે એ વ્યવસ્થા ચાલુ રહી હોત લાવીને આપનાર વ્યક્તિ કે લેવડાવનાર વ્યક્તિ છે એ ઉપસ્થિત રહ્યા હોત તો બિનજરૂરી પણ એ દવાનું સેવન એમણે કરતા રહેવું પડ્યું હોત તો અજ્ઞાત્વા કર્મ કરને તો ત્યાગોપી ન ભવતી જે કરીએ છીએ એને સમજવું તો પડશે નહીં તો છોડવા યોગ્ય હશે તો પણ છોડી નહીં શકીએ જ્ઞાત્વા અજ્ઞાત્વા કર્મ શું કરો તેવ અને એક બીજી સ્થિતિ એ છે કે માણસ ન જાણતો હોય તો શું અને જાણતો હોય તો શું અમુક પ્રકારના જે કર્મ છે તો એ છોડી જ શકતો નથી કરે છે તો કરે જ છે એમાં માણસની પોતાની કોઈ ઈચ્છા સંકલ્પ વગેરે છે એનો કોઈ રોલ નથી રહેતો નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણૈ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ એટલે એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહેતો નથી પ્રકૃતિના જે સત્વાદી ગુણો છે એ ગુણોના અધીન થઈને એ દરેક પ્રકારના કર્મો કરતો જાય છે એટલે અર્જુન જે પ્રશ્ન કરી રહ્યા છે કે ભાઈ જયારે છોડવાનું છે તો કરવાનું કેમ કહી રહ્યા છો તો એ વિષયમાં ભગવાન કહી રહ્યા છે કે કદાચ મેં તને આ વાત ન પણ કહી હોત તો પણ અત્યારે જે તારી અવસ્થા છે ગુણાધીન હોવાની એ અવસ્થામાં આ બધી ડાઈ ડાઈ વાતો કરતા રહેવા છતાં પણ તું આ કર્મને છોડી નહીં શકે કેમ કે તું અત્યારે ગુણાધીન છો એ સમજાવી રહ્યા છે કે કશ્ચિત જાતુક એટલે કદાચિત કોઈ વ્યક્તિ ક્યારે પણ ક્ષણમ અપી એક ક્ષણ પણ અકર્મકૃત ન તિષ્ઠતી કર્મ કર્યા વગર નથી રહેતો અર્જુન પૂછી રહ્યા છે કેમ એમ કહી રહ્યા છો કેમ નથી રહેતો કર્યા વગર તો કહે છે કે સર્વ પ્રકૃતિ ગુણૈ કર્મ કાર્ય છે કે પ્રકૃતિથી પેદા થયેલા જે સાત્વિકાદી ગુણો છે એ એને એ કર્મોની અંદર પ્રવૃત્ત કરાવે છે એટલે માણસ કરતો નથી એને કરવું પડે છે તો એવું શા માટે તો કહે છે કે તત્ર કારણમ આહ થી અવશ ઇતિ નિશ્ચય એને અવશ એ કેમ કે અવશ છે નો મતલબ ન મદવશો ન ભક્ત જે પ્રકૃતિના ગુણાધીન થઈને કરી રહ્યો છે એટલા માટે કેમ ભક્ત નથી ભગવાનના વશ નથી એટલે અત તદારંભાત સ્વરૂપ જ્ઞાનાનંતરમ પ્રાકૃત કાર્યતામ તેષુ જ્ઞાત્વા મદવશો ભૂતવા ત્યજેત ઇતિ ભાવ એટલે અર્જુનને ભગવાન એ કહી રહ્યા છે કે એનો આરંભ કર એમના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયા પછી એમાં તને એ વાત જણાશે કે આ તો પ્રાકૃત છે એ જાણ્યા પછી તું મારા વશમાં થા એટલે મારા શરણાગત થા મારો ભક્ત થા ને પછી તું એને છોડજે એટલા માટે આ બધી લાંબી ચોડી વાતો તને કહી છે લાગે છે સમય થયો છે અહીંયા આટલું પર્યાપ્ત છે નિરૂપણ હવે આ સંબંધમાં કોઈને કંઈ પ્રશ્નો હોય તો અત્યારે હું લેક્ચર મોડમાં છું એટલે તમે કદાચ સ્ટાર સિક્સ કરો તો પણ નહીં કરી શકો એટલે હું અનમ્યુટ કરું છું સ્ટાર સિક્સ કરી અને પછી તમે જે કંઈ પણ પૂછવું હોય તો પૂછજો ક્રમશઃ આલોલથી કોઈને કંઈ કહેવું હોય તો કહેજો હેલો હા બોલો પ્રણામજીજી મને એમ નથી સમજ એટલે મારે એ પ્રશ્ન છે કે આ જે ભગવદ્ ગીતાના જે ટોટલ અઢાર અધ્યાય છે એમાંથી શ્યામુબાબા એ પ્રમાણે ડિવિઝન કરીને કર્મયોગમાં બતાવ્યું કે એક થી છ જે અધ્યાય છે એ કર્મના છે છ થી બાર જે છે એ ભક્તિના છે અને બાર થી અઢાર જે છે એ જ્ઞાનમાં જ્ઞાનમાં જ્ઞાનના છે એ પ્રકારે એમને ડિવિઝન બતાવ્યું હવે એમાં આ જે એક થી છ અધ્યાય અત્યારે આપણે ચાલી રહ્યા છે આપણો આ ત્રીજો અધ્યાય છે એમાં પહેલો અર્જુન વિષાદ યોગ બીજો સાંખ્ય સાંખ્ય યોગ અને ત્રીજો આ કર્મયોગ તો એટલે આ બધા જે અધ્યાયો છે હવે એમાં આપણે એમ સમજીએ કે એક છ છે એ કર્મ સંબંધી છે તો એનું એક છ એ એટલે ક્રમ સંગતિ છે મતલબ જેવી રીતે આપણા શ્લોક સંગતિ હોય છે એક શ્લોકની સાથે બીજા શ્લોકની સંગતિ એવી રીતે આ શ્લોકોની આ અધ્યાયોની સંગતિ છે એ તો આપણે જયારે અઢાર ચર્ચા કરી શકીશું અત્યારે આ પ્રશ્ન વહેલો છે કેમ કે જયારે આપણને આનું વિઝન ન હોય તો એના ઉત્તર પણ સમજમાં આવે જે વ્યાખ્યાકારે અઢારે હજાર અઢાર હજાર પોતાનું વ્યાખ્યા મને પોતાનો અભિપ્રાય આપ્યો છે એમને કંઈક એવું તત્વ આમાં દેખાયું હશે તો વગર અભ્યાસ કરે આપણે એનો નિર્ણય પહેલેથી આપી દઈએ તો એ જરા વહેલું ગણાશે એ આપણે જોઈશું પછી બધાનો એવો અભિપ્રાય બધા વ્યાખ્યાકારોનો નથી કોઈક વ્યાખ્યાકારોનો એવું છે કોઈકને અઢાર અધ્યાયમાં અઢાર યોગ જણાયા છે કેટલાકને અઢાર અધ્યાયમાં અઢારથી પણ વધારે યોગ જણાયા છે કોઈકને આખા ગીતાનો નિચોડ કર્મ જણાયો છે કોઈકને આખા ગીતાનો નિચોડ શરણાગતિ ભક્તિ જણાયો છે કોઈને જ્ઞાન કર્મ ભક્તિનું સમુચ્ચય જણાયો છે કોઈને કેવલ જ્ઞાન જણાયું છે તો આ બધા જુદા જુદા અભિપ્રાયો છે હવે આપણે તો હજી કિનારા ઉપર છપછબિયા કરી રહ્યા છે એના પહેલા આપણે એ બધા મગરમચ્છો છે જેમણે અભિપ્રાયો આપ્યા છે એમના આપણે શું કહી શકીએ અત્યારે અત્યારે તો આપણને જે સમજમાં આવે છે એ સમજવાનો પ્રયાસ કરીએ પછી કંઈક અભિપ્રાય બાંધી શકાય એવી સ્થિતિ આવશે જ્યારે બધી જ ચોવીસેક ટીકાઓ છે ગીતાની એ બધાનો આપણે સારી રીતે અધ્યયન કરી લઈએ તે પછી સારું બીજા કોઈને ન હોય તો હવે આગળનો ક્રમ મૈત્રી રાજાનો છે તમે એમનો થઈ ગયો છે